ટીકાકાર નહીં કરો આપણે શું આપણે શું લીધું દીધું તમે ખબર પડી ને એટલે જેને પૈસા આવ્યા તેના પછી એના જે પરિણામ બધા ઊંચા ઊંચા છે એની જરૂર છે અને પછી એકદમ એનું બહુ લઈએ તો એને મન ભરે થાય એટલે બે બાજુ આપણે સાથે હું તો કરી દઉં મારી ટોલ માં છું હું હોત તો શું થોડું બસ દરેક બાબત ટોલ કરી દે મારું મૂકવાનું કોઈ નું મન દુખાય તે મને ગમે જ નહીં મન દુખાવા માટે નથી આ મોક્ષે એમને બીજું નામ નહીં આપતું સરપ્લસ આપવાનું લોક તો લોક તો જાય માણસ લોક ના જાય દાદા એમ કે દાદા કે અત્યારે એમને કંઈક હજાર ખૂટે છે તો એ કે તમારે જે બાકી રહેલો પૈસાનો સ્વભાવ છે યાદ રાખજો હા ગમે તેવો પૈસો હોય તો દસ વર્ષે ખલાસ થવો જોઈએ અગિયાર વર્ષ એક ક્ષણ ભય નું જગત નથી થતો લોકો નિર્ભય પણ ફર્યા કરે એક ક્ષણ ભય નું જગત નથી એટલી બધી એમની એ છે આવરણો આ જીવનમાં અમે એકતા થઈ રહ્યા ધણી ધણી તરીકે દાદાની સંપૂર્ણ આજ્ઞામાં રહીએ જ્ઞાન લીધેલું છે તો તો પણ શક્ય તો નથી જ ને બીજા ભાવમાં એકલું થવાનું અને મોક્ષે જાય એવું આપડે કરવાનું ના જોઈએ તેવી વાત નથી આ વસ્તુ સમજવાની છે આપણે તો નવું જ પાલું ચાલુ થાય ને તો કોઈ ભરતું જ ભેગા કર્મો નહીં એ હોય તો પાછી એમ કે છે દાદા કે આપણે તો મોક્ષ જ જવું છે હવે એક કે બે અવતાર રહ્યા છે એમાં કોઈ ભલતું જ ભેગું ના થઈ જાય જોવાનું ને કારણ કે તે પાછું ગાડી સાંભળો એમની જોડે સંભાળ નિકાલ કરજા કરજો એમને તો ભાવર બગડે નહીં ક્યારે તમારો ના બગડે એટલે દાદા આશીર્વાદ આપો ચાલો કારણ કે એક બે અવતાર થવાના તો નક્કી જવું તો ખરું જ ને એમ ના નક્કી એ બધું બધું આમાં કોઈ જાતનો અડી વાંધો નથી આવવાનો બધું તમારે આ વિચાર કરવા છે ના બરોબર છે પણ અમારી ભાવના થઈ ને કે એ આ આ જીવનમાં ધારો કે વસંતભાઈ છે ગરુબેન છે કે આ દાદાનું એટલું બધું અમે બધા એટલા બધા પુણ્યશાળી કે નિમિત્તભાઈના આખું અમેરિકા ભેગા થયા તેનો હિસાબ બંધાઈ રહ્યો છે ને તારે અત્યારે તોનો હિસાબ અત્યારે અહીં બંધાઈ રહ્યો છે બરોબર છે કારણ કે એ પાછું આગળ

જરાય ત્રાસ નહીં ત્રાસ બધા મોકલે દે એટલો આજે તો એવું ને કે ધારો કે વસંતભાઈ કઈક કામ કરવાનું છે આપણે દાદાનું એટલે આ અક્રમ વિજ્ઞાનનું કે તો સગાવાલા સાથ નહીં આપે એટલે અમે અમે આપીએ અમને આપે ભાવના છે ખરેખર અંતરની ભાવના છે ખાનગી વાત તમને કરે પણ હગાવાળા ના કરે હગાવાળો દુરુપયોગ કરે એના દુરુપયોગ જરા પરિવાર બરોબર શું કે છે કઈ નહીં દાદાના દર્શન કરવા બેઠા દર્શન કરવા બેઠી દાદા દાદા દર્શન કરવા બેઠા સામા હા જેથી કરવી છે તારે કરી જતા કરો ભણ્યો છું બધું નામ નિશાન દેખાય દેખાતું નથી ઉર્દુ બંદર વધારે બંદર અનંત અવતારથી ભટકે લાસ્ટ ટાઈમ આવ્યા તની બેન હા મોક્ષ ભાઈ પૂછે છે કે મનુષ્ય જીવન ઉત્તમ કે મોક્ષ ઉત્તમ ઉત્તમ તો મનુષ્ય જીવન મોક્ષ આશા માણસો કેમ રાખે પછી મોક્ષ ની આશા માણસો કેમ રાખે છે ના મોક્ષ ની આશા કોઈ મોક્ષ ની સુખ ની આશા રાખવી જોઈએ આશા એ છે હે સુખ કાયમ નું જોઈ કે કાયમ નું હોય તો વધારે સારું કે જેથી કાયમ નું કાયમ નું હોય તો વધારે સારું હા એનું નામ જ શબ્દ ભડકે છે કાયમ નું સુખ એનું નામ મોક્ષ સનાતન સુખ મોક્ષ એટલે બધા મનુષ્ય એમ માને છે કે મુક્તિ જીવ માત્ર કાયમ નું સુખ જીવ માત્ર એ કાયમ નું સુખ એ મોક્ષ મોક્ષ ઉપર નો અર્થ એવો થાય કે આ ચોર્યાસી લાખ ફેરા ફરવાના છે એમાંથી મુક્તિ મળી જાય આ ચોરાસી લાખ ફેરા ફરવાના એમાંથી મુક્તિ મળી જાય એનું નામ મોક્ષ એમ સનાતન સુખ કાયમ સુખ એ મોક્ષ તમારે બે જાતનું સુખ સુખ બે જાતનું એ કલ્પિત સુખ એ સુખ ની પાસે દુઃખ આવે સુખ પૂરું થાય બસ દુઃખ આવે પ્લસ સુખ આવે બસ દુઃખ આવે એ બધું કલ્પિત સુખ અને સાચું સુખ આવ્યા પછી જાય એ સાચું સુખની જરૂર છે સનાતન સુખ દુઃખ જ ના આવે સાચું સુખ એટલે એની તૃપ્તિ થાય આપણને અરે આપણો જે સુખ છે ને કલ્પિત એટલે જેમ ભોગવીએ તેમ અગ્નિ વધતો જાય એનો અને પેલું તો ભોગવીએ નહીં તો એ પોતાની જાતમાં જ સુખ છે શું કહ્યું એટલે એ એ દુઃખ કોને લોકો બીજી કોને નું સુખ કોને લોકો શું નામ તમારું મણિભાઈ મણીભાઈ મનુભાઈ મણીભાઈ મણીભાઈ બધા ચાર હગાવાળા અંદર બેઠા હોય અને કોઈ ગાય કે આ મણીભાઈ અક્કલ નથી એમ કે તમને શું અસર થાય અસરતા હોય તો પ્રકૃતિ પર આધાર રાખે તમને શું તમારું અસર થાય અપમાન લાગે એ નબળી છે કે જબરી નબળાઈ નબળાઈ નબળી કાઢવી ના કાઢવી જોઈએ કાઢવી જોઈએ અમે અમે ગાળ બોલે ઢોલો મારે ને તો અમને નબળી ઉત્પન્ન ના થાય આશીર્વાદ આપીએ શું એવી નબળી જતી રહે પછી કલ્યાણ થાય નબળીમાં તો દુઃખ પોતાને પડે બીજાને હમા નહીં પાડે નબળી ઉત્પન્ન થાય એટલે તમે બે ચાર ગચો ગાળો એને ચોપડી દો એ વેપાર સારો છે કે વેપાર ખરાબ છે ખરાબ છે ત્યાર પછી એટલે એવો વેપાર ન થાય કોઈને દુઃખ ના દેવાય એ નબળી ઉત્પન્ન ના થાય એટલા માટે સંતોષ કેમ થતો નથી માર્ગ માણસ ને સંતોષ કેમ થતો નથી આ નબળે લીધે નબળે જાય એટલે દર સંતોષ મને આખી દુનિયા ગુણવા બધું મારું કામનું નથી આખી દુનિયા પૈસા મારું કામનું છે વિચાર જ ના આવે તો કોઈ જણની ભીખ ના હોય મારા જે માત્ર બધા ભીખ વાળા છે શું છે આમ કઈ આ જોઈએ તે જોઈએ કોણ જોઈએ દરેક ભીખ ભીખ ને ભીખ જયારે ભીખ ના હોય કોઈ પણ જાતની એટલે પાવર ઓફ એટર્ની ભગવાનને મળે શું મળે પાવર ઓફ એટર્ની સાચા ગુરુ કોને કેવા સાચા ગુરુ કોને કેવા સાચા ગુરુ ભક્તો માટે જીવે એ સાચા ગુરુ પોતાના માટે જીવે સાચા ગુરુ જે ભક્તોના માટે જીતા થાય શું કહ્યું પોતાના માટે જીતા હોય સાચા ગુરુ એ તો બધા વેપારી બધા શું કહ્યું વેપારી કોઈ ભેગા થયેલા વેપારી કોઈ ભેગા થયેલા ઘણા બધા ઘણા બધા ના ભાઈ એ તો આપણે એમને પૂછવું સાહેબ તમારું જીવન રોકવાના માટે છે કે તમારા પોતાના સુખને માટે છે એ કઈક માટે છે એ તો કહી નહીં ને કોઈ સત્ય એવું એ કોઈ સત્ય કહે નહીં ને આપણે પણ ખબર પડે ને ખાવાનું આપીએ તીડે ખાવાનું આપીએ એટલે કડી ખારી થઈ ગઈ અંદર આંખે ના તો પડે આપણને એ પોતા હારું જોઈએ છે એટલું જ્ઞાન માણસમાં ન હોય તો એટલું જ્ઞાન માણસમાં ન હોય તો પેલો ઓળખવાનું એટલે ખબર પડી જાય પોતાને માટે જીવતો હોય ને તે કહ્યું બધા ભક્તો માટે જીવતો હોય ને તે લાગણી જ એની હોય અને પેલું ખાઈ પીને પેટ પર હાથ સુઈ જાય બાપની કોના બાપની દિવાળી <laughs> પચાસ ડોલર આપે ચાલ્યું સાચો ગુરુ ગુરુ કિલ્લી વાળા જોઈએ ગુરુ કિલ્લી હોય ગુરુ એટલે ભારે અને ભારે એટલે ડૂબે ગુરુનો અર્થ ભારે થાય લઘુનો અર્થ હલકો થાય એ ગુરુ એટલે ભારે ભારે એટલે અવશ્ય ડૂબે પણ એ ગુરુ ગુરુ કિલ્લી સહિત હોય આપણે પૂછીએ સાહેબ ગુરુ કિલ્લી છે તમારી પાસે તો બેહું નહીં તો તમે ડૂબો ને અમને ડૂબાડશો કઈ એ પોતે ડૂબે પણ બીજા ઉપર બેઠા હોય તેને ડૂબાડે આપણી પાસે ગુરુ કિલ્લી હોય તો હું બેસું છું છે મારી પાસે તો એમને શું કેવું પડે કે સાહેબ તમારું સહેજે એકલ નથી ગુરુ કિલ્લી હોય તો તાળું ગાઈ નાખે આપણે બોલીએ ને એવું અને તાળું ગાઈ નાખે એમ તાળું ના ઉગડે વહાઈ જાય તો હું કાંઈ ગુરી કીધી નથી ભૂપેન્દ્રભાઈ ગુરુ કિલ્લી જોઈ નથી હે ગુરુ કીધી વગર ગુરુ થયા છે ગુરુ એટલે ને તારે પછી એક માણસ દસ ગુરુ બનાવે એનો શું અર્થ એક માણસ દસ ગુરુ બનાવે એનો શું અર્થ ભોગ બનાવે તો બધા મારે મારે કેટલા કેટલા બધા કેટલા મારે કરોડો હજુ ગુરુ છે હજુ મારે કારણ રસ્તામાં સ્ટેશન જવું હોય પૂછવું ના પડે એ વાત જુદી છે એ વાત જુદી છે હા બધા ગુરુ કહેવાય બધા ગુરુ કહેવાય બધા આપણે નમસ્કારો કરે એટલે બધા જ ગુરુ આપણા પણ આજે દાદા ભગવાન છે કાલે પેલા એ ભાઈ બાલકૃષ્ણ છે બીજા છે આમ કરીને બધાને જ ગુરુ કરી અને એનો એક એ કરે સંન્યાસ લે એનો શું અર્થ ગુરુ એક ના હોય એક ના ગુરુ તો આપણને જે જ્ઞાન આપે ખાય ના એક ગુરુ કરાય ક્યારેક આપણે જાણી કા પેલું સ્ટેશન છે તો નહીં તો બીજા આગળ સ્ટેશન જવું પડે ને એટલે ગુરુ આપણે જઈએ હવે ગુરુ કેવા હોય જોઈએ કે આપણને કોઈ દાડો એ ના કે તું આ કરી લાય આટલું ત્યાગ કર કે તપ કર કે એવું નાખે તો એ ગુરુ કરેલા કામ બાકી એ કે હું તને શીખવા તું કરી લાય સાહેબ મારે કરવાનું હતો તારી પાસે શું આવે છે જો મારે થતું હોત તો પાંગળો વાંક શું તમે તો પછી પંગમ લંગ તે ગીરી પોગળ માણસને ડુંગર પર ચડાવી દો છો તો સાહેબ હું તો પોગળો માણસ તમે જ ચડાવ્યા એટલે મારાથી નહીં થાય કે તે જે ગુરુ એમ કે તારે કશું કરવાનું નહીં મારે કરવાનું કહી અને અહીંયા આવજે તે ગુરુએ તો હા કરે કાંઈ ના ગુરુ કરવા નહીં તો આમના વેપારી પૂરું કરવાનું વેપારી બિઝનેસ બધા ગુરુ વિના જ્ઞાન નથી મળતું એવું બધા શાસ્ત્રો કે મેં કહ્યું એટલું થતું નહીં તારાથી અરે સાહેબ મારા જે થતું તારા શું આવે છે જ કરી જેવું શાસ્ત્રકારે ઘણું લખ્યું પણ લોકો આ ગુરુ ચડી બેઠા કે તમે કરતા નથી કરતા તારું તો ચોપડી એવું કે છે તું કરજે ચોપડી તારે જે શું પડે ચોપડી એવું કે તમે ચોપડી બાંધીને મને કહો છો તો હું મારે ચોપડી બાંધી રહીશ કઈ મારે કરવાનું છે ચોપડી બાંધી રહીશ તમારે કરવાનું છે તો પછી કંકમ લિંગાઈ તે ગીરી એવું નથી વાપર્યું કાગરણ કે છે ડુંગર પર છે તે એ જાતે જમતો છે એ ગુરુ મહારાજ ઉત્કીન ચડાય છે દાદા એવા ગુરુ મહારાજ કાંઈ ન કરજો શું કરું નહીં તો આ ટેમ્પરરી હમણાં આપણું જિંદગી બગાડે ગુરુ વગર જ્ઞાન મળતું નથી ગુરુ વિના જ્ઞાન મળતું નથી એમ કે છે ચોપડીમાં જ્ઞાન નથી ચોપડીમાં ગુરુ ગુરુ ચોપડીઓ જ લાવે છે નવરો પડે એનો ધંધો રોજગાર ના હોય ચોપડી માંથી તમને કે એવું મારે જોઈતું ને ચોપડી માંથી હું ચોપડી માંથી લઈશ કે મને તમે ચડાયેલો કઈ એ સાચા ગુરુ આપણે કશું કરવાનું ના કે આ તો આપણાથી કઈ ક્રોધ ક્રોધ બંધ ના થાય તો આપણે કઈ સાહેબ જો ઘણું કર્યું પણ ક્રોધ બંધ થતો નથી તું બરોબર કરતો નથી સાથે મારે કરવાનું હતો તો તમે કરી આવો ને હું સી ક્રોધ બંધ કરું તમે તો વાર બંધ કર્યો છે પૂછવું જો તમે બંધ કર્યો તો મારો બંધ થઈ જશે એને બંધ કર્યો તો આપણે બંધ છે એનો ચાલુ છે ને આપણે બંધ કરાવે સી રીતે એ બીડીઓ પીતો એને આપણે બીડી બંધ કરાવે સી રીતે બને આ તો દુકાનો છે ને ગરાકી છે લાલતુ લોકો ચંદુ કરાય છે શું છે છતાં વેપાર ચાલે સારું છે લોકોને નીચે આ રબીરમાં જતા નહીં રહેતા એમ કર્યા પેરેન્ટ્સ લઈ ગયા પડવા તો નહીં દેતા ગુરુ શિષ્ય બે દાવ કે ગુરુ અમને જ આવે કરે શિષ્ય અમને જ આવે ગુરુના બાપ ને ખાઈ જાય પણ તમે કીધું ને મને કે સ્ટેશન આવે જ્યારે એન્ડ આવતો હોય ત્યારે સ્ટેશન આવે ત્યારે એ કરવું જોઈએ ગુરુ સ્ટેશન આવે તો ખબર કેવી રીતે પડે છેલ્લે સ્ટેશન આવે નબળે જતી રહે તો એટલે જવાબમાં સમજી લો ડોલર કે પચાસ ડોલર આપતા હોય આપવા પણ સાંભળવું નહીં એમનું જ્ઞાન ને સાંભળવું નહીં કે બાપ આક્યો બાપ તમારું જ્ઞાન સાંભળ્યું સાંભળ્યું મારે એકલું એવો કર્યો નહીં કહે એવું કહી દઉં કોઈ નબળે ગઈ નહીં તમારું જ્ઞાન સાંભળ્યું સાંભળ્યું થાક્યો કહે હા તમે બાદ પચીસ ડોલર કે પચાસ ડોલર લઈ જજો કઈ શું કહ્યું ગુરુ <laughs> ના કરીએ તો હારી ગુરુ ના કરે એ ગુરુ કરવા જેવા હતા ક્યારે સત્યુગમાં અત્યારે બધા વેપારી લોકો તમે કેવી રીતે કરવાનું હોય આપણે કરવાનું સાક્ષી ભાવ સાથે જીવનના કાર્યો કેવી રીતે કરી શકશે કે ક્યાંક લક્ષી ના પડે ફરીથી બંધનો ઉભા એ ભાવ કાયમ રહેતો નથી કારણ કે શું થાય કે તમારો ભાવ હોય પાછળ તમે પડી જાઓ ક્યાંક ક્યાંક અટવાઈ જાય કારણ કે સંસાર વેરી કોમ્પ્લિકેટેડ ગોચવણ પડેલું એમાં સાક્ષી કાયમ કેવી રીતે રહી શકે ભાઈ પૂછે છે સંસારમાં રહીએ એમાં બધા બહુ ગૂંચવાડા હોય છે તો ગૂંચવાડા હોય બધા હવે એમાં કાયમ સાક્ષી ભાવ નથી રહેતો અમુક ટાઈમ રહે પણ પછી કાયમ ના રહે તો કાયમ સાક્ષી ભાવ રહે એ માટે શું કરવું કે જેથી બંધનો જેથી કરીને નવા બંધનો ના થાય સાક્ષી ભાવ સાક્ષી ભાવ એ પુરુષાર્થ છે કે પ્રારંભ છે ને અને પ્રારંભ હોય તો વધે નહીં અમુક જ ટાઈમ શું એટલે સાક્ષી ભાવ પ્રારંભ છે શું છે પ્રારંભ એ કશું કશું હેલ્પ ના કરે નબળીઓ કાઢે નહીં જય ભાવ સારું છે એટલો વખત સ્થિર રહે શું કહ્યું ખોટું નથી નાખી દેવા જેવું નથી પણ કાયમ ના બને અને કાયમ રહેતો ચાક્ષીભાઈ એને જ્ઞાતા દ્રષ્ટા કહેવાય કેવું એટલે પોતે દ્રષ્ટા થાય જ્ઞાતા થાય તારે કાયમ રહે સાક્ષીભાવ અહંકારથી હોય કેવું હોય સાક્ષી કોણ ટકા અહંકાર એ પ્રારંભ ના આધીન રહેતી હોય તો સારું એકંદરે એટલું શાંતિ તો પણ એ કઈ આગળ ના લઈ જાય શું કહે પણ છોડી ના દેવું સારું જ કહેવાય આરાધવા જેવી કેટલો કલાક રહે છે સાક્ષી ભાઈ અડધો કલાક રહે છે એમણે તારા ગયું હતું લાસ્ટ ટાઈમ તમારે જે આજ્ઞા પાડી હોય ને મોટા મોટું આજ્ઞા ખ્યાલમાં છે તમને દાદા જ્ઞાન આપે વખતે આજ્ઞા આજ્ઞા પાડી નથી નહીં Nah, that's that you missing. That is it. That is what you missing. ખ્યાલમાં આજ્ઞા એમ ખ્યાલમાં નથી આજ્ઞા ખ્યાલમાં નથી આજ્ઞા પાડે ને મોક્ષ જેવું ફળ મળે શું કહ્યું ખાલી અમારી આજ્ઞા તે બસ સહેલી આજ્ઞા છે અઘરી નથી પાડવાની ઈચ્છા નહીં આજ્ઞા પાડવાની ઈચ્છા નહીં ફરીથી આવીશું અમારી જવાબદારી બધી એક ચિંતા થાય તો અમારી પર તમે ગુરુ પર અમારું સ્વીકારો છો ના ભાઈ હું નું ગુરુ થતો નથી <laughs> કોઈને ગુરુ થયો નથી ધરાવે નથી તમે તો મળતા શું કરવું એમ એ શોધ્યા મળતા નથી તો શું કરવું એમ એ ગુરુ શોધેલા મળતા નથી સાચા ગુરુ તો પછી અમારી આજ્ઞા બધે આવજો ગુરુ પણ ના થઈ ગુરુ ના આજ્ઞામાં ગુરુનું શિષ્યને વળવું પડે અને મારે પચાસ હાથ હજાર શિષ્ય શું શિષ્ય નહીં મારા હું તો એમનો શિષ્ય હું છું આ બધાનો શિષ્ય હું છું એટલે ગુરુ શિષ્ય ને ખબર નથી એટલે તમારે એમને આવી અને કહો કે મને મારો ઉકેલ લાવ્યો તમે મને ઉકેલ લાવ્યો મારી બધી નબળી કાઢી આલો તો કરાવીએ એ સત્યુમાં ગુરુ હતા તે ગુરુ સદગુરુ હતા સદગુરુ એટલે એ ગુરુ ભગવાન આપણે દેખાય દે એ સત્યુમાં બધા વેપારી સુરતમાં એક શેઠ મળ્યા મારી ઉપાધિ કર્યા કરતા મને કહે મને આ દાદાજી છોડાવવામાં શું થયું તમે શાવું બંધાયા છે કારણ કે મારો એ કેવડાવ્યું છે તને ખેદાન મેદાન કરી નાખીશ કે છે <laughs> ગુરુ ને તમારે શું લેવા દે એ કેદાન કરે એને પિસ્તાલીસ હજાર ની માગણી છે એના કઈક મારા જેવા અપાયેલા નથી એટલે પછી કે છે તું કેદાન બદાન કરી દે એટલે ગુરુ ના હાથે ચાર પૈસા આપવા લેવા વ્યવહાર વ્યવહાર થયો ગુરુદેવ પૈસા લેવા દેવાનો વ્યવહાર જ ના હોય અને હોય તો એને મેન્ટેનન્સ પૂરતું હોય કઈ પિસ્તાલીસ હજાર એટલે કબો ના હોય એને મેન્ટેનન્સ પૂરતું આપણે કે મેં હવા રાખતો આપ્યા ઉપરાંત કે એટલે ઊંડો આ કઈ જાતનું કહે આ વેપાર કઈ જાતનો બહુ મોટો વેપાર કહેવાય સવા લાખ આપ્યા તો પિસ્તાળીસ હજાર માગે પછી મેં શું કરે છે બોલું પછી બધી સમજી લીધી વાત હું એમનો ફોટો ફોટો રાખી તો પૂજા કરતો હતો શું પણ આવું કહ્યું એટલે બધું રીત ચડી એટલે ફોટો લઈને તાપીમાં નાખી આવ્યો ના એમાં ગુનો કરે ત્યારે પૂજા કરતો તેને નાખી આવ્યો જય એવું ના નખાય હા પૂજા કરતા એને વિધિપૂર્વક પછી કરે આજે પૂજા કરી કામ નાખી દીધી એટલે પછી મેં એની વિધિ કરી હતી અને પછી કઈ ગુરુ તારું નામ કેદારનાથે કશું કરવાનું ગભરાઈ નિરાતે જીવન જીવવું કોઈને દુઃખ ના દઉં એવું જીવન કરી આપે એ કરી આપે નિમિત્ત છીએ શું છે નિમિત્ત નથી ગુરુ ના હપ્તા ભરવાયા નથી અમારે ઘરના કપડા પહેરીએ ઘેર ધંધા વાળા છીએ એટલે અમને નહીં નહીં તો ગુરુ ધંધો ના કરતા આપણે આપણે મેન્ટેનન્સ આપવું જોઈએ એનું વાંધો નહીં ધંધો ના કરતા પછી બે જજે આપતો સમજે ફરી લાભ ઉઠાય લે ક્યાં રહું છું આ પોતે જ ગુચવાડો એમાંથી નિરંતર ગુચવાડા જ અને ફરી ગુચવાડો ઉભો થાય તારે જાણવું કે આ દબાઈ ગઈ ગૂંચવાડો ક્યારે ઉભો ના થાય દબાઈ ગઈ આવું ગુજવાડા વાળું જગત કોને બનાવ્યું છે એવું લાગે તમને કોને બનાવ્યું એવું લાગે માણસ પોતે બનાવે છે માણસ પોતે બનાવે છે માણસ પોતે બનાવે છે પોતે બનાવ્યો તો આવું ગુજરાત ઉભો ના કરે હજારો માણસ હોય દરેક જુદું જુદું હોય એટલે દરેક જુદું જુદું થાય એમ કે હજારો માણસો હોય એમાં દરેક જુદું જુદું હોય એટલે પોતે જ બનાવે થયું ને ના પોતે જ બનાવે ન હોય તો આ પોતાનું જે આવું ગુજવાડો ઉભા ના થાય તો તો તે જ સાઈડ બનાવે ભેદ સાઈડ અને ભગવાને મનાવ્યું હોય તો જુખમદારી આપણી હોતી નથી અને પોતે બનાવનાર વધશે મારે કોઈ બનાવનાર કઈ નવી જ વસ્તુ બાર ગુરુઓ શું કે ગુરુઓ શું કે કોણ બનાવ્યું કે તમારે માણસ શું ગુરુ એમને થઈ જ નથી ભગવાન ને ગુરુ માની શું ધંધો છે તમારો કોણ છે બધા આવે છે તો એનો તપાસ કરો ને કોણ મોકલે છે કોણ મોકલતું એટલું જ્ઞાન નથી બાપજી જ્ઞાન નથી અભણ છો અજ્ઞાન છો અંધશ્રદ્ધાળુ છો અંધવિશ્વાસુ છો જ્ઞાન નથી અજ્ઞાન છું અંધશ્રદ્ધાળુ છું તો શેના આધારે આપણે જીવવું કોણ મોકલે છે તપાસ ના કરીએ તો શેના આધારે જીવવું આપણે શેના તપાસ નહીં કરીએ એક અલૌકિક શક્તિ છે કે જેના આધારે જીવીએ છીએ એક અલૌકિક શક્તિ છે જેના આધારે જીવીએ છીએ ચાલવ શક્તિ પક્ષપાતી હોય એક જણા વધારે મોકલે ઘરાક નાખી ઓછા મોકલે એવી હોય એમ નથી રસ્તો બદલાઈ ગયો મોટલ ઉપર આ તો જેનો મોટલનો દવા મહિનો ધંધાની વાત કરી રસ્તો બદલાઈ ગયો એટલે મોટલ નકામી થઈ ગઈ એવું થયું છે એટલે વ્યવહારમાં રસ્તો બદલાઈ ગયો મોટલને ત્યાંથી રોડ બદલાઈ ગયો એટલે ધંધો બંધ થઈ ગયો રોડ બદલાઈ ગયો જેવું છે એ બધું એ કદી છે મોકલે છે કોણ એ જ છે શક્તિ પરમ શક્તિ તો હશે કોઈ પરમ શક્તિ હશે કોઈ પરમ શક્તિ હશે જે શક્તિ પક્ષપાતી છે એકને ગ્રાહક મોકલે એકને નામ મોકલે એવું તો શું કહેવાય એવું તો શું કહેવાય સહી કેવી શક્તિ છે સમજાવવાના બાકી સમજાવો લોકોને સુખ આપીએ તો ક્રેડિટ જમે થાય લોકોને દુઃખ આપીએ તો ડેબિટ જમે થાય ક્રેડિટ હોય તો તમારે તો ઘરાકાર હોય ડેબિટ હોય તો ના આવે કુદરતી આફત આવી હોય તો શું ક્રેડિટ ને એમાં ક્યાં ક્રેડિટ મળ્યો કુદરતી આફત આવી હોય તો એમાં ક્રેડિટ નું કાર્યું કુદરતી આફતે આપણી ક્રેડિટ હોય ને તો આફત ઉડી જાય આપણે આપણે એકલા ઉડી જાય બીજા બધા ભરાય જાય ક્રેડિટ મારે કશું ના થાય મારે ક્રેડિટ કરાય કરાય કરાય બધાને આપણને દુઃખ આપે તો આપણે એને સુખ આપવું એટલું ધર્મ રાખો આપણને દુઃખ આપે તો આપણે એને સુખ આપવું આપણે ખાતે ક્રેડિટ જ થાય ડેબિટ ના થાય ક્રેડિટ ક્રેડિટ ને ક્રેડિટ એ ક્રેડિટ જનતા બતાવે ગમે એટલું લોકો લોસ અંતર કે આમ થઈ જશે કે બધું ધરતીકંપ થશે બધું થશે તારે ભાઈ તરે કહી દેશે તારું ધરતીકંપ થયો હોય તો તરે નહીં અડે અરે ગભરેશ નહીં ક્રેડિટ વાળાનું કોઈ નામ દે ભગવાન પણ નામ ના દે બેંકમાં ક્રેડિટ હોય તો ચિઠ્ઠી લખો રૂપિયા મોકલે ના મોકલે ક્રેડિટ એટલે બધું થોડું ઘણું તમે કરાવી છે હે કરીએ છીએ એટલી અડચણ ઓછી થાય ડેબિટ જ કરી લાવે કદી છે એટલે ભગવાન અમે કશું કરતો નથી ભગવાન આવતો લેતો તમારું ગ્રેજ્યુએશન ડેબિટ એ સલાહ નકારમાં ભગવાન ગાળો દઈએ ભૂલ થશે કમાયો ત્યાં કે હું કમાયો દસ લાખ અને ખોટ ગઈ ત્યાં ભગવાન ગાલે એવું ગાળો દે ત્યાં બોલે ખરા પણ ખોટ જાય બોલે ખરા બોલે હવે એને ભગવાન મા બાપ નહીં એને ગાળો દે છે બીજા કોઈ પછી ગાળો દે ને મા બાપ કરી કરે એમ ફરતો ભોગવું જ પડશે ભગવાનને ગાળો દઈને એમ ફરતો ભોગવું તેના પર ભગવાન કેવા દુઃખી થાય દેશમાં જુઓ ને માથમાં તરફડે એમ તરફડી રહી માટલા બહાર નાખે પછી કેવા તરફડે એમ તરફડી રહી શ્રીમંતો બધા મજૂરો ઓછા તરફડે બિચારા કારણ મહેનત જ કરે એટલે એને આવું તરફડવાનું રહે જ નહીં મન બંધ જ હોય અને આ તો અમને મન ચાલુ એટલે તરફડા હતું The world is the puzzle itself, puzzle thing. God has not puzzled this world at all. આ બધા વાક્ય બોલ્યા તેમાં કશું કોઈ વાક્ય ગમે છે તમને નથી એકાંત ગમે છે ગમે છે ગમે તો કલ્યાણ થઈ જાય ના ગમે તો ઉપાય નથી પ્રકૃતિ પર આધાર રાખે છે સરસ કેરીનો રસ હોય તો એ લીંબુ નીચેનારા છે ને પ્રકૃતિ એવી હોય તેનું શું પુરુષ નો મત છે કે ગયા જન્મમાં જે કાર્ય કર્યા હોય એ આ જન્મમાં ભોગવવા પડે આ જન્મ જે કર્યા હોય નેક્સ્ટ આવતામાં ભોગવવા પડે એનું કઈ નિરાકરણ શું એમ કે છે કે સંત પુરુષોનો એવો મત છે કે ગયા જન્મમાં જે કઈ કર્મો કર્યા હોય તે આ જન્મમાં ભોગવવા પડે અને આ જન્મમાં જે કર્મો કરીએ તે પછી પાછા આવતા ભોગમાં ભોગવવા પડે તો એનું કઈ નિરાકરણ છે નિરાકરણ સાચી વાત ગયા અવતાર કરેલો અવતારમાં આ અવતારમાં થતો આ અવતારમાં પછી ભોગવો છો તો નવા કર્મ બંધાય છે શું વાત ખોટી નથી પણ એ જરા સમજાવો દાદા કઈ રીતે કર્મ બંધાય છે કઈ રીતે ભોગવાય છે અને કઈ રીતે કર્મોમાંથી છૂટી શકાય પ્રાર્થ ભગવતા ભગવતો પોતે રાગદ્વેષ કરીને કર્મ બાંધે છે ઠીક છે આ પ્રારબ્ધ ભોગવ હા રાગદેશ એટલે ક્રોધમાં માયા માયાલોપ કરે છે અને કર્મ માટે જે ક્રોધમાં માયા માયાલોપ ન કરે તો કર્મ બાધે એટલે આ નબળીઓ જતી રહેશે પછી કર્મ બાધે એટલે અમદાવાદમાં તારે કેટલા રૂમ છે તમારે રહેશે કેટલા રૂમ છે મુંબઈ હવે રાત્રે સાડા અગિયાર વાગે બારડોલીના તમારો પાંચસો જણા આવે શું શું નામ ભાઈ મણીભાઈ મણીભાઈ મણીભાઈ બહુ મારે એ તમે ઉઘાડો ના ઉઘાડો હે હવે મણીભાઈ બૂમ મારે છે તે તમારું ઘર જડ્યું એ તમારું પ્રારંભ પ્રારંભના આધારે એમને ઘર જડ્યું પછી મણિભી બૂમ મારે છે એ તો પછી આપણે બહારનું ગાડી એ બધું પ્રારંભ પછી કઈ પાછા તો એમ કહીએ પાંચ છ તો એટલે આવો પધારો બોલીએ તે બધું પ્રારંભ આપીએ ને આમ બિહારી આવો સભા બિહારીએ પણ પછી મય તમારું મન છે ને તે મય છતે અંદર અંદર અત્યારે કઈ શું આવ્યું કે શું કે અત્યારે કઈ શું એવું નથી એ પૂછતા સારું છે બોલાવો ચલાવો અને હજી અત્યારે કે એ પૂછતા એટલે હું પૂછાતું જો કરે એવું તો બોલાયા ખવડાવશે પીડાશે બધું કથન કરે પૂછાતું જો કરે તો રસ્તા મળે અને અપમાન કરે મળી રહી તમારા અક્કલ નથી તમે આમ આવા છો તેવા છો તે કે તમે ગુસ્સે થાય એ તમારો પુરસાદ બગાડ્યો આવતો ગૌને પુરુષાર્થ બગાડ્યો જગત કે શું કરવું જોઈએ કે જે એ આપણે અપમાન કરે છે એ આપણા કર્મના ઉદય ઉદય કર્મ આપણું કર્મ આપણું છે ને તો નિમિત્ત શું છે નિમિત્ત સાથે છે આપણા કર્મ ઉદય આવ્યો તો એ નિમિત્ત બન્યો તેમાં એનો સૌદ્રશ વિચાર એટલે પછી આપણે તે જાણવું જોઈએ કે મારા કર્મ ઉદય મને નિમિત્ત છે એટલે એના આશીર્વાદ આપવો કે તારું હાલ થશે કર્મ છોડાય તેને બદલે આ થતા ઉપરથી એ કરે છે એટલે પછી નવા કર્મ વધે જો આશીર્વાદ આપે તો એવું બધું પુણ્ય થાય ધર્મ ધ્યાન થાય પરંતુ એવું મોટું પુણ્ય બંધાય કે આમ તો બહુ નોકરી કરી ના પડે શેઠિયાન તો જન્મ હોય ગાડીઓ વાળીઓ હોય અને આ તો બધ નોકરી કરી પડી નથી એ પુણ્યકાર એટલે બધું કર્મ બોધે છે આવી રીતે અને પછી એ અત્યારે એક ઓડિટ કહેવાય તે આવતા ભૌમ ઇફેક્ટ ફેરફાર આપવા તૈયાર થઈ જાય એને સંચિત કર્મ કહેવાય એ કર્મ સંચિત તરીકે પડી રહેવાનો સ્ટોકમાં તે ફળ આપવા તૈયાર થાય તારે પ્રાર્થ કહેવાય ત્યાં સુધી સંચિત પ્રાર્થ કહેવાય નહીં <coughs> મોબો આપણો છે ઉપર મોડા આવ્યો છે શું પણ કેરી આવડી આવી થાય તો એ કેરીનો કહીએ બાબાને કહીએ કે તું તું મારા ઘરનો આવો છું અને મારા આજ મહેમાન આવ્યા છે તું મારે કેરી રસકાડા તૈયાર થઈ જાવ ના થાય એટલે ટાઈમ થાય પરિપક્વ થાય તારે ફળ આપવા સન્મુખ થયો કહેવાય તમે સમજ પડી ગઈ થોડા દાડા શાંતિ રહી નથી જ્ઞાન લઈ ગયા પછી શું કે છે કારણ પાપો ભસ્મીભૂત થાય તેની શાંતિ કેટલી બધી રહે પાપો ભસ્મીભૂત થઈ લોકો વાતચીત કરો સત્સંગ નહીં હિન્દી મેં પ્રશ્ન પૂછ્યો એમ કે હા પૂજા પેલા આયલા આયલા નહીં લીધેલું છે એમણે નથી લીધું નથી મગનભાઈ તમે